અભ્યુદય અને આનુષંગિક ફળ કવિરાજે ગાયું છે સત્સંગ છે પુણ્યય સંચાલિત ચાહું અભ્યુદય આનુષંગિક નવનીત જ્ઞાની પુરુષને મળે ત્યારથી બે ફળ મળે એક અભ્યુદય એટલે સંસારનો અભ્યુદય થતો જાય સંસાર ફળ મળે અને બીજું આનુષંગિક એટલે મોક્ષ ફળ મળે બંને સાથે ફળ મળે જો બંને ફળ સાથે ના મળે તો તે જ્ઞાની પુરુષ નથી આ તો પાર વગરના ઓવરડ્રાફ્ટ છે તેથી દેખાતું નથી આ સત્સંગ કરો છો માટે એ ઓવરડ્રાફ્ટ પૂરા થવાના જ અહીં મોક્ષ ફળ એકલું ના હોય એમ હોય તો તો એક લુગણું એ પહેરવા ના મળે પણ ના મોક્ષ ફળ અને સંસાર ફળ બંને સાથે હોય રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઈએ તો દ્રષ્ટિફળ મળે નોકરીનો પગાર મળે એ સેવાફળ પણ દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભાઈને પૂછે કે તમે ક્યાં રહો છો તે જાણ્યા પછી એને સારી જગ્યા રહેવા મળે તે દ્રષ્ટિફળ એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે જ્ઞાની પુરુષની દ્રષ્ટિથી શું ના મળે રાજા તો ઊણો છે એને તો રાજ વધારવાની લાલચ છે જ્યારે આ તો જ્ઞાની પુરુષ જે સંપૂર્ણ નિરીક્ષક દશામાં વર્તે અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય અહીં સત્સંગમાં આવ્યો એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઈ જાય સેવા ફળથી તો રાજાના અઢીસો રૂપિયા મળે છે પણ રાજાને વંદીને આવ્યો તેથી તો દ્રષ્ટિફળ મળે જ્ઞાની પુરુષના દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યુદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય બંને સાથે જ રહે વિતરાગ ભગવાનના દર્શન જો કરતા આવડે તો ભલેને એ મૂર્તિ છે છતાં અભ્યુદય અને આનુષંગિક ફળ મળે પણ એ દર્શન કરવાનું તો જ્ઞાની પુરુષ સમજાવે તો આવડે નહીં તો કોઈને આવડે નહીં ને જ્ઞાની પુરુષ મૂર્તામૂર્ત છે એટલે એમના દર્શનથી તો બંને અભ્યુદય અને આનુષંગિક ફળ મળે જ્ઞાની પુરુષના દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યનો ચેક વટાવવો પડે હજારો વર્ષે જ્ઞાની પુરુષ પ્રગટ થાય અને તેમાંય આ તો અક્રમ જ્ઞાની તે કશા જ જપ નહીં તપ નહીં ને વગર મહેનતે મોક્ષ જ્ઞાની પુરુષ પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષ ફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યુદય થાય અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા અહીં જ્ઞાની પુરુષને કંઈ ખોટ હોય એ કશાના ભિખારી ના હોય ફૂલનો વિનય એ જ સેવા જેને સાંસારિક અડચણ હોય તે જ્ઞાની પુરુષને ફૂલો ચઢાવે તો અડચણો દૂર થાય ભગવાને ભાવ પૂજા અને દ્રવ્ય પૂજા બંને સાથે રાખી છે ફૂલ તોડીને તમે સૂંઘો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે પણ જો ખાલી તોડશો જ તો તોડવાનું નુકસાન છે પણ ભગવાનને ચઢાવવા ફૂલ તોડ્યા છે તો ફાયદો વિશેષ થશે આનુષંગિક અને અભ્યુદય એમ ભાવ પૂજાના બે ફળો છે મોક્ષમાં પણ લઈ જાય અને વૈભવ પણ સાથે રહે સંસારીએ દ્રવ્ય પૂજા કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવ પૂજા એકલી જ કરવાની હોય પણ આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી માટે હજી બે ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા બંને કરવી જોઈએ ભગવાન મહાવીર હતા ત્યારે આ બંને અભ્યુદય અને આનુષંગિક શબ્દો હતા અને તેના ફળ મળતા હતા પછી તો શબ્દ એ શબ્દ જ રહ્યા જો આનુષંગિક ફળ મળે તો અભ્યુદય ફળ સહેજય મળે અભ્યુદય એ તો બાય પ્રોડક્ટ છે જેણે છેલ્લી સ્ટેજનું આરાધન કર્યું આત્માનું આરાધન કર્યું એને બાય પ્રોડક્ટમાં જેની જરૂરિયાત હોય તો તે અવશ્ય પૂરી થાય જ્ઞાની પુરુષ મળે અને સંસાર અભ્યુદય ના મળે તો બાવો થઈ જાય અહીં સત્સંગમાં બેઠા બેઠા કર્મના બોજા ઘટ્યા કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે નરી ગૂંચામણ જ છે અમે તમને ગેરંટી આપીએ છીએ કે જેટલો વખત અહીં સત્સંગમાં બેસશો તેટલા વખત પૂરતું તમારા ધંધા પાણીમાં ક્યારે પણ ખોટ નહીં જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે આ સત્સંગ તે કંઈ જેવો તેવો સત્સંગ છે કેવળ આત્મા માટે જે વખત કાઢે એને સંસારમાં ક્યાંથી ખોટ જાય નર્યો નફો જ થાય પણ આવું સમજાય તો કામ નીકળે ને અહીં સત્સંગમાં કોઈ કોઈ વખત એવો કાળ આવી જાય છે કે અહીં જે બેઠો હોય તેનું તો એક લાખ વર્ષનું દેવગતિનું આયુષ્ય બંધાઈ જાય અથવા તો મહાવિદેહ ક્ષેત્રે જન્મ લે આ સત્સંગમાં બેઠો એટલે એમને એમ ફેરો નકામો ના જાય આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતા ચાલતા જવું પડતું અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠા કે તરત જ સત્સંગમાં આવી શકાય આવા કાળમાં આ સ્વરૂપ જ્ઞાન મળી જાય તો તો પછી કામ જ કાઢી લેવાનું હોય ને કોઈ જગ્યાએ આત્મ અનુભવી પુરુષ જ ના હોય અને કોઈ વખતે આવા પુરુષ પાકે તો તો કામ કાઢી લેવાનું જ હોય આત્મ અનુભવી પુરુષ સિવાય બીજા કોઈની વાણી હૈયાને ઠારનાર હોતી નથી અને હોય પણ નહીં આ વર્લ્ડમાં એક જ રિયલ સત્સંગ છે ને બીજે બધે તો રિલેટિવ છે એને કાંઈ ને કાંઈ જોઈતું જ હોય છે ને લક્ષ્મીનો ભિખારી હોય નહીં તો વિષયોનો ભિખારી હોય નહીં તો માનનો કે શિષ્યો કરવાનો ભિખારી હોય જો દુકાન પર બોર્ડ માર્યું હોય કે ક્રોધની દુકાન ને શાંતિ ખોળવા જાઓ તો દાડો વળે ના વળે માટે દુકાનદારને પહેલાં પૂછી લઈએ અને ચોક્કસ કરી લઈએ બાપજીને કહીએ તમે કહો તો છ મહિના બાર મહિના બેસી રહેવા તૈયાર છું પણ મને જો મોક્ષ મળતો હોય તો મુક્તિ મળતી હોય તો મારી બધી જ ચિંતા જતી રહેતી હોય તો નહીં તો હું બીજી દુકાન શોધું અનંત અવતાર આ જાત જાતની દુકાનોમાં હપ્તા જ ભરભર કર્યા છે ને છતાંય મોક્ષ તો ના જ મળ્યો માટે બાપજીને કહીએ જો મોક્ષ આપી શકતા હો તો હું હપ્તા ભરું આમ સળી કરી જોવાથી કાંઈ હિંસા નથી થઈ જતી અને પછી બાપજી જો ગુસ્સે થઈ જાય તો તો તરત જ જવાબ મળી ગયો એમ સમજી જવું આ દુકાનમાં તો મોક્ષ મળે એવું છે જ નહીં છતાંય બાપજીને રાજી કરીને સો બસોનો ખર્ચો કરીને આટલેથી જ પત્યું સમજી નીકળી જવું સત્સંગ તે શાને માટે છે બધાના સમાધાન માટે તમારા પઝલ સોલ્વ કરવા માટે છે મોક્ષનો માર્ગ જાણવા માટે છે